રૌદ્ર ધ્યાન કોને કહેવાય આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને તમે ઓળખો છો ખરા કે કાળા રંગનો માણસ એ આર્ત ધ્યાન ને ગોરા રંગનો માણસ શું એ રૌદ્ર ધ્યાન કહેવાય ક્રોધ તો કોકની ઉપર થાય ને ક્રોધ જો પોતાની જાત ઉપર કરે તો ભગવાને એને આર્ત ધ્યાનમાં ગણ્યું પણ ક્રોધ કોકને માટે કરે છે જાત ઉપર કરે એવી કંઈ કાચી માયા નથી આ બધા પાક્કા છે જાત ઉપર ક્રોધ ના કરે જાત ઉપર ક્રોધ કરે એવા છે લોકો બીજા ઉપર કરે છે ને તે બીજા ઉપર ક્રોધ કર્યો તો એ બીજાને દુઃખ દેવાનો ભાવ કર્યો ક્રોધ એ બીજાને દુઃખ દેવાનો ભાવ કહેવાય લોભ એ બીજા પાસેથી લઈ લેવાનો ભાવ કહેવાય કપટ માયા એ બીજા માણસ પાસેથી તેનું નુકસાન કરીને લઈ લેવાના ભાવ છે અને માન એ તિરસ્કાર છે બીજાનો તિરસ્કાર કરવાનો ભાવ છે એ બધું જ રૌદ્ર ધ્યાન છે ક્રોધ માન માયા લોભ એ રૌદ્ર ધ્યાન છે